એ આવો આવો આવી ગયા મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો સરિતા આવી છે નેહલ છે અને સૃષ્ટિ પણ વાર્તા સાંભળવા આવ્યા છે ને પણ વાહ ભાઈ વાહ આવો આવો બાળકો આજે હું તમને લુચ્ચો ગધેડો અને વાઘની વાર્તા કહેવાનો છું હો ભાઈ હા વાર્તાનું નામ છે લુચ્ચો ગધેડો અને વાઘ ધ્યાનથી સાંભળજો હો ભાઈ એક હતો ગધેડો એક વાર તે ચરતો ચરતો જંગલમાં આવી ગયો અને અચાનક ત્યાં એક વિકરાળ વાઘ આવ્યો વાઘને જોઈને ગધેડો સમજી ગયો કે હવે આ વાઘ મને મારી નાખશે હવે શું કરવું એટલે ગધેડાએ એક વિચાર કર્યો હો ભાઈ હા આ સૃષ્ટિની જેમ ગધેડો તો એક પગે લંગડાતો લંગડાતો ચાલવા લાગ્યો અને ચીસો પાડવા લાગ્યો આ જોઈને વાઘ કે કેમ એલા ચીસો પાડે છે તારા પગમાં શું થયું છે ગધેડો કે મારા પગમાં એક મોટો કાંટો ઘૂસી ગયો છે કાંટો તમારે મને ખાવો હોય તો ખાઈ જાઓ પણ પહેલા કાંટો કાઢી નાખજો નહીં તો એ તમારા મોઢામાં ઘૂસી જશે અને તમારી જીભમાં કાંટાથી વાગીને લોહી નીકળશે વાઘભાઈ વાઘને થયું ગધેડાની વાત તો સાચી તે નીચો નમી અને ગધેડાના પગમાંથી કાંટો કાઢવા લાગ્યો હો ભાઈ ગધેડાએ બરાબર સમય પારખીને લાગ જોઈને વાઘના મો ઉપર કચ કચાવીને લાત લગાવી દીધી જોરદારની હો અને વાઘને તો ઘડીક તમર આવી ગયા એવું વાગ્યું એવું વાગ્યું જાણે ઘડીક તો કઈ દેખાયું જ નહીં અને વાઘનો તો એક દાંત પણ તૂટી ગયો ભાઈ અને છેવટે આ ગધેડો એનો જીવ બચાવીને ભાગ્યો બોલો લો આવી રીતે ગધેડાએ મુસીબતમાંથી પોતાનો રસ્તો કાઢ્યો એને આવી હતી ગધેડાભાઈની બુદ્ધિ તો ભાઈ મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો